સામાન્ય ધર્મ એવા છે કે જે દરેક હ્યુમન બિંગ મનુષ્ય માત્ર ને એપ્લાય કરે અને જે બીજું વિશેષ ધર્મ છે એ તમારી પોતાની આઈડેન્ટિટી ના ઉપર એ રિલાય કરે છે મતલબ કે તમે બ્રાહ્મણ છો ક્ષત્રિય છો વૈશ્ય છો શૂદ્ર છો કે પછી તમે બ્રહ્મચારી છો ગ્રહસ્થ છો વાનપ્રસ્થ છો કે સંન્યાસી છો તો એના પ્રમાણે આપણું જે પણ આશ્રમ અને આપણું જે પણ વર્ણ હોય એના પ્રમાણે શાસ્ત્ર આપણને કેટલા કર્તવ્ય બતાવે છે એમાં આપણે કર્મના પ્રકાર જોયા નિત્ય કર્મ નૈમિત્તિક કર્મ કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ તો નિત્ય એવા કર્મો છે કે જે રોજ કરવા જોઈએ નૈમિત્તિક એવા છે કે જે ક્યારે ક્યારે પ્રસંગોપાત કરવાના હોય પછી ત્રીજું છે કામ્ય કર્મ એવા કર્મો છે કે આપણને કોઈ વસ્તુની ઈચ્છા હોય તો આપણે એ કામનાની પૂર્તિ માટે આપણે કર્મશાસ્ત્ર બતાવે નિષિદ્ધ કર્મ એવું છે કે જેના માટે શાસ્ત્ર ના પાડે છે કે આપણે આ કર્મો નહીં કરવા જોઈએ તો એ ચાર પ્રકારના કર્મના ડિવિઝન આપણે જોયા એના પછી આત્મધર્મ આપણે જોયું કે આપણી આત્મા માટે આપણે શું કરીએ તેમાં આપણે જોયું કે નવધા ભક્તિ નવ પ્રકારની ભક્તિ એમાં પેલું શ્રવણ એટલે કે ઠાકોરજી સંબંધી કંઈ પણ સાંભળવું જેમ કે કોઈ સારા વૈષ્ણવ આપણને મળે આપણે એને કહીએ કે ચલો મને આ વાત સાંભળવી છે કે મને આ જાણવું છે પુષ્ટિ માર્ગ સંબંધી કે ઠાકોરજી સંબંધી તો કોઈ વૈષ્ણવ બોલે અને આપણે સાંભળીએ ભગવત ચર્ચા કરીએ ઠાકોરજી સંબંધી કઈ સાંભળીએ સીડી સાંભળો છો કોઈ પણ રીતે પણ ભજન કીર્તન કઈ પણ સાંભળવું પ્રભુ સંબંધી સાંભળવું એ શ્રવણ ભક્તિ છે બીજી કીર્તન ભક્તિ એટલે કે પ્રભુ સંબંધી કંઈ પણ બોલવું જેવી રીતે અત્યારે હું બોલું છું તો ભલે આપણે ઠાકોરજી ડાયરેક્ટલી નહીં પણ કઈ પુષ્ટિમાર્ગના સિદ્ધાંત સંબંધી કઈ જાણવા આપણે બેઠા છીએ તો પ્રભુ સંબંધી કંઈ પણ બોલવું મહાપ્રભુજીના ગ્રંથો વગેરે વાંચવા કે એને સમજાવવા આ કીર્તન ભક્તિ સ્મરણ ભક્તિ એ કે તમે જે સાંભળ્યું છે ને જે બોલ્યું છે એને મનમાં રિવાઇઝ કરવો કે ભાઈ આપણે આજના દિવસમાં શું સાંભળ્યું આપણે આજના દિવસમાં શું બોલ્યા એ સ્મરણ ભક્તિ ચોથું છે પાદ સેવન એના માટે મેં બે વર્ડ આપ્યા હતા એક તો પરિચર્યા તો પરિચર્યા અને પાદ સેવન બંને એક જ વાત છે તો એનો મતલબ એમ છે કે જેમ કે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ઘણીવાર આ બચ્ચાઓ નાના હોય તો એમને ઠાકોરજીના સ્નાન શૃંગાર કરવા માટેની પરમિશન મોટાઓ ન આપે કેમ કે એમને બીક લાગે કે ચલો ઠાકોરજીને કઈ મિસ્ટેક કરી દેશે કે કઈ ઠાકોરજીને પરિશ્રમ થઈ જાય તો બચ્ચાઓને એમ કે ચાલો તું આ કામ લઈ કરી દે કે તું આ વસ્તુ લઈ આવ કે જેવી રીતે ઘરનું કોઈ એક પર્સન ઠાકોરજીના શૃંગાર કરતું હોય તો કોઈ રસોઈ કરે છે કોઈ માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હોય કે કોઈ ઠાકોરજી સંબંધી બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય રસોઈ કરતા હોય તો આ ઠાકોરજીની ડાયરેક્ટ સેવા નથી પણ ઇનડાયરેક્ટલી બધું ઠાકોરજી માટે જ બધું થઈ રહ્યું છે તો એ પરિચર્યા મતલબ કે આસપાસની સેવા કરવી તો એ ચોથું થયું પાદ સેવન પાંચમું છે અર્ચન અર્ચન નો મતલબ એ છે કે આપણી સેવામાં કેટલાક પાર્ટ એવા છે કે જે મહાપ્રભુજી નું બતાવેલું નથી પણ શાસ્ત્રમાંથી દેવ પૂજનના અંતર્ગત એને આપણે એડોપ્ટ કર્યું છે મતલબ જે રીતે શાસ્ત્ર કે ચલો તમને વિષ્ણુની પૂજા કરવી છે તો કેવી રીતે કરશો શિવની પૂજા કરવી છે તો કેવી રીતે કરશો તો એવી રીતે વિષ્ણુ ભક્તિ કે વિષ્ણુના પૂજન માટે કેટલાક ટર્મ્સ જે શાસ્ત્ર બતાવે છે કે ચલો ભગવાનની આરતી કરવી છે ઠાકોરજીનું ધૂપ દીપ વગેરે કરવું પંચામૃત સ્નાન કરાવવા તો આ બધું નું બતાવેલું નથી પણ મહાપ્રભુજીએ શાસ્ત્રમાંથી પૂજા ના અંતર્ગત આ બધાને એડોપ્ટ કર્યું છે તો એ અર્ચન છે અર્ચન નો ઇન શોર્ટ મતલબ એ છે કે શાસ્ત્રમાં બતાવેલી કોઈ પણ સેવા પૂજાની જે વિધિ છે એને સેવામાં આપણે ઇન્ક્લુડ કરતા હોઈએ તો એ અર્ચન છે જેવી રીતે મેં પહેલા કીધું હતું લાસ્ટ ક્લાસમાં કે જેમ કે આપણે તો એવી ભાવના રાખીએ છીએ કે ઠાકોરજી જેવી રીતે યશોદાજી અને નંદરાયજીના ઘરે બિરાજતા હતા એક નાના બાળક તરીકે એવી રીતે ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે છે તો પછી યશોદાજી કઈ ઠાકોરજીની આરતી થોડી ઉતારે યશોદાજી કઈ ઠાકોરજીની પૂજા થોડી કરે પણ ઠાકોરજી આપણા માટે યશોદાજીના પુત્રની સાથે સાથે દેવ પણ છે એ ભગવાન પણ છે તો એ મર્યાદાથી શાસ્ત્રમાં બતાવેલા જેટલા પણ પૂજા વગેરેના નિયમો છે તો એ એને પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી એડોપ્ટ કર્યા છે તો એ આપણે કરીએ છીએ તો એ અર્ચન છે એના પછી છે વંદન વંદન મતલબ પ્રણામ કરવો ઠાકોરજીને દંડવત કરવો એનું મિનિંગ શું છે કે આપણા મનમાં આપણે કોઈની સામે ઝૂકીએ તો આપણને એવી ફિલિંગ આવે કે સામેવાળો પર્સન મોટું છે અને આપણે એના કરતા નાના છીએ સેમ એજ ના હોય તો આપણે એકબીજાની સામે ઝૂકીએ નહીં પ્રણામ ના કરીએ પણ આપણા કરતા કોઈ મોટું આવે રિસ્પેક્ટેબલ પર્સન આવે તો આપણે એને પ્રણામ કરીએ દંડવત કરીએ તો એવી રીતે ઠાકોરજી પણ આપણા માટે રિસ્પેક્ટેબલ છે ઠાકોરજી આપણા કરતા મોટા છે એટલે ઠાકોરજીને પ્રણામ કરવું ઠાકોરજીને દંડવત કરવું તો એ વંદન ભક્તિ છે કે જેનાથી આપણામાં એ ફિલિંગ સ્ટ્રોંગ બને કે ઠાકોરજી મારા માલિક છે અને હું ઠાકોરજીનો સેવક છું તો એ વંદન છે એના પછી દાસ્ય સખ્ય અને આત્મનિવેદન તો દાસ્ય ભક્તિ મતલબ કે ફરી એ રીતે વર્તવું એ રીતે બિહેવ કરવું કે ઠાકોરજી મારા માલિક છે ને હું ઠાકોરજી નો નોકર છું હું ઠાકોરજી ઠાકોરજીનો સેવક છું તો એક દાસ તરીકે એક નોકર તરીકે બિહેવ કરવું એ દાસ્ય ભક્તિ છે શક્ય ભક્તિ એવી છે કે જ્યારે આપણું પ્રેમ ઠાકોરજી પ્રત્યે વધી જાય તો ઠાકોરજી પણ આપણી સાથે એક એવું રિલેશન ફ્રેન્ડશીપ નું ડેવલપ કરી લે જેવી રીતે ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં એક વૈષ્ણવનો પ્રસંગ આવે છે કે ઠાકોરજી એના ખભા ઉપર જેમ નાના બચ્ચા ઘોડો ઘોડો કરે ને એવી રીતે ઠાકોરજીના ખભા ઉપર બેસીને એમની સાથે રમતા ઠાકોરજી સાથે મારામારી બી કરી લેતા ઠાકોરજીને ચણા મારે ઠાકોરજી બી સામે કરી લેતા એ જાતનો ફ્રેન્ડશિપનો રિલેશન ઠાકોરજી એની સાથે ડેવલપ કર્યો એ વૈષ્ણવ ક્યારે સેવામાં ન હોય તો ઠાકોરજીને એમ થતું કે આજે મને રમવું છે ને વૈષ્ણવ કેમ મારી સાથે નથી તો ઠાકોરજીને ગમતું નહીં કે મારી સાથે રમે છે ને કેમ અત્યારે મારી સાથે નથી તો એક ફ્રેન્ડશિપ જેવું રિલેશન ઠાકોરજી પણ ડેવલપ કરી લે તો એ રિલેશન ને સખ્ય સખ્ય મતલબ સખા મિત્રતા તો એ ફ્રેન્ડશિપનું રિલેશન ઠાકોરજી પણ કોઈ ભક્ત સાથે ડેવલપ કરે એ એવી condition કે જયારે ભક્ત ને પ્રભુ પ્રત્યે પ્રેમ હોય કોઈક એ આપણી સ્ટેજ સામાન્ય લેવલ કરતા ઊંચી થઈ ગઈ હોય તો એવા ટાઈમમાં એ સખ્ય ભક્તિ છે સામાન્ય એક્ઝામ્પલ લઈએ કે આપણે ત્યાં વર્ષોથી કોઈ નોકર કામ કરતા હોય જેમ કે કચરા પોતાવાળા બેન જ કેમ ન હોય પણ ત્રીસ બત્રીસ વર્ષથી કે લોકો પંદર પંદર વર્ષથી કામ કરતા હોય આપણા ઘરમાં તો એ ફ્રેન્ડશીપ જેવું રિલેશન થઈ જાય એ લોકો બી આપણે પણ એમને રિસ્પેક્ટ આપીએ એ પણ આપણી સાથે વર્તી લે નોકર અને માલિક જેવું રિલેશન ન રહી જાય પણ એ પણ આપણને કહી શકે ક્યારેક ક્યારેક આપણે બી એમને કહી શકીએ તો એકબીજાને ખરાબ નહીં લાગે તો એ સખ્યનું રિલેશન છે ત્યારે પોસિબલ છે જ્યારે ભક્તને પ્રભુ પ્રત્યે પ્રેમ થઈ જાય અને ઠાકોરજી આ જાતના રિલેશનને અલાઉ કરે તો એ સખ્ય ને છેલ્લું આત્મનિવેદન આત્મનિવેદન એ છે કે આપણે આપણી આત્મા સહિત આપણું બધું જ પ્રભુનું છે ઠાકોરજી મારા છે હું તમારો છું આ જાતનું રિલેશન પરસ્પર સર્વસ્વ ઠાકોરજીને માનવું કે ઠાકોરજી જ મારા માટે બધું છે ઠાકોરજીથી વધીને આપણા જીવનમાં બીજું કંઈ જ નથી આ જાતની એકદમ ઊંચી ભાવના આપણા મનમાં ડેવલપ થઈ જાય સ્ટ્રોંગ થઈ જાય સ્થિર થઈ જાય એવો ભાવ તો એ આત્મનિવેદન છે કે મારું બધું જ મારી આત્મા સહિત મારો ઘર પરિવાર ધન સંપત્તિ પૈસો ઘર બધું જ ઠાકોરજીનું છે અને ઠાકોરજી મારા માલિક છે હું ઠાકોરજીનો સેવક છું આવી જાતની વાત મનમાં સ્થિર થઈ જાય જ્યારે એવો ભાવ પ્રભુ પ્રત્યે ડેવલપ થઈ જાય કે ઠાકોરજીને જ આપણે આપણું બધું માનીએ અને ઠાકોરજી સિવાય કોઈ પણ વસ્તુની આપણને જીવનમાં ઈચ્છા જ ન બચી જાય તો એટલી ઊંચી જે ભક્તિ છે એને આપણે આત્મનિવેદન કહીએ છીએ તો આ નવદા ભક્તિ છે પૂર્વી શ્રુતિ તમને સમજાયું પૂર્વી શ્રુતિ કોઈ છો લાઈન પર હેલો હા શ્રુતિ રાજત પાછું પડશે જરા રીપીટ હું જરા વચ્ચે બહાર ગઈ હતી અચ્છા હવે તને કયું સમજાયું એ કે મને નવ માંથી કોઈ એકાદ સમજાયું આત્મનિવેદન સમજાયું ઠીક ઉર્વી ક્યાં છે હેલો હા રાજા હા ઉર્વી તને સમજાયું હા એ સમજાયું તમે જે જે ટોપિક સ્ટાર્ટ કર્યું ને એ બધું સમજાયું અચ્છા તો બોલીશ એકવાર રિપીટ કરું રાજા હા તને જે સમજાયું હોય ગભરાવાની જરૂર નથી ફરી કરીશ એમાં શું છે એટલે મેં ઓલું એક મિનિટ હા આપણે પેલા તો ડોલી ભક્તિના ટાઈપ જોયા કઈ કઈ છે એ જોયા પછી એમાં બસ જે નવ પ્રકારની ભક્તિ છે ને શ્રવણ શ્રવણથી લઈને આત્મનિવેદન સુધી એ બસ એક એક વાર બોલ કે શ્રવણ નું મિનિંગ શું થાય કીર્તન નું શું થાય એવી રીતે ક્યાં ગઈ ચાલો બીજું કોઈને સમજાયું હોય તો બોલો મિતેશ જુહી કોઈ ભી રાજા હું કરું હા બોલ ચૈતાલી રાજા મન નવદા ભક્તિમાં આપણે એ જોયું કે આપણે નાઇન વેઝથી આપણે ઠાકોરજીને પૂજી શકીએ છીએ આનું એ મતલબ છે કે દર વખતે એવું પોસિબલ નથી હોતું ક્રાઇટેરિયાઝના કારણે કે ભાઈ આપણે એમની સામે ના હોઈએ તો જ્યારે આપણે એમના સામે નથી તો આપણે આ નાઇન ટાઈપ્સની આવી આ નવ વેઝથી આપણે એમને પૂજા એમની પૂજા કરી શકીએ છીએ પેલું છે શ્રવણ શ્રવણમાં આપણે શ્રવણમાં આપણે કોઈ પણ વૈષ્ણવો કે કોઈના પણ કોઈનાથી પણ આપણે ઠાકોરજીના પ્રત્યે કંઈક સાંભળીએ તો તેને શ્રવણ કહેવાય છે કીર્તન તો આપણે જે છે રાઈટ હતું હા સરસ હું રોંગ હતો તો કહીશ વિગત કીર્તન એટલે આપણે ઠાકોરજીના સંબંધી કોઈ પણ ઠાકોરજીના સંબંધી વાત વાતો અથવા વાંચવું અથવા પ્રભુ સંબંધી કઈ બોલવું ઓકે જેમ કે હું અત્યારે ષોડશ ગ્રંથની પુસ્તક લઈને રીડ કરતી હોઉં તો એ પણ કીર્તન ભક્તિ છે અથવા અત્યારે જે રીતે હું કઈ સમજાવી રહી છું તમે લોકો સાંભળો છો તો તમારી શ્રવણ ભક્તિ છે મારી કીર્તન ભક્તિ છે સેમ વે ઠાકોરજી સંબંધી કોઈ પણ જાતની ચર્ચા આપણે લોકો કરી રહ્યા છીએ પ્રભુ સંબંધી કઈ પણ બોલી રહ્યા છીએ તે કીર્તન ભક્તિ છે પછી સ્મરણ ભક્તિમાં અગર આપણે જે પણ પેલા વાંચી ગયા છીએ કે પહેલાં આપણે જે પણ સાંભળ્યું છે એનું જે રિવિઝન કરીએ છીએ એ સ્મરણ ભક્તિ છે પદ સેવન પાદ સેવન પાદ સેવન એને પરિચર્ય પણ કહેવાય છે અને રાજા આનું મને યાદ નથી શેનો યાદ નથી પાદ સેવનનો પાદ સેવન નું કોને સમજાયું છે મિતેશ સુધી સમજ આયા કે હા રાજા બોલું કોણ છે રૂહી રાજા હા રૂહી બોલ પાદ સેવન એટલે કે ઠાકોરજીની આસપાસની જે કઈ સેવા છે બહિરંગ સેવાના ટાઈપ્સમાં આવે છે એટલે કે આપણે સેવા માટે જે મની જોઈએ એના માટે આપણે અર્નિંગ કરવા માટે બહાર જઈએ કે પછી મંદિરની સાફ સફાઈ કરીએ કે પછી શાકભાજી લેવા જઈએ કે મતલબ જે ઠાકોરજીની નજીક રહીને ન થતી હોય પરંતુ તેમની સેવામાં એનો મતલબ વિનિયોગ થતો હોય હમ એની અર્ચન ભક્તિ છે એના પછી તો એમાં અર્ચન ભક્તિમાં એવું છે કે આપણને જે રીતે ઠાકોરજીની સેવા કરવી છે તે મહાપ્રભુજીએ નથી બતાવ્યું પરંતુ શાસ્ત્રમાં ઠાકોરજીને એક દેવ સ્વરૂપ છે એ રીતે માનીને જે કંઈ પણ પૂજા વિધિ કરવાની હોય તો એને અર્ચન ભક્તિ કહેવાય પછી વંદન ભક્તિમાં વંદન એટલે કે પ્રણામ કરવા મતલબ પ્રભુ આપણાથી મોટા છે એટલે આપણે એમને નમન દંડવટ કરીએ તો આપણા મનમાં એવો ભાવ આવે કે પ્રભુ આપણા માલિક છે અને આપણે તેમના દાસ છીએ કે સેવક છીએ પછી દાસ્ય ભક્તિમાં સેવક ધર્મનું પાલન કરવાનું એટલે કે પ્રભુ આપણું બધું જ પ્રભુ છે અને આપણે તેમના માટે છીએ એટલે એ મનમાં દાસ્ય ભાવ રાખીને એટલે કે સેવકનો ભાવ રાખીને એમની સેવા કરવાની પછી સખ્ય ભક્તિમાં ઠાકોરજી પોતે જ જે રિલેશન અલાઉ કરે મતલબ ઠાકોરજીને ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને જો તેમને ભક્ત પ્રત્યે પ્રેમ થઈ જાય તો તે સામેથી જ એઝ અ ફ્રેન્ડ જેવું રિલેશન અલાઉ કરે છે અને પછી એ રીતનો જે બિહેવિયર અને રિલેશનશિપ બને તો એને સત્ય ભક્તિ કહેવાય એના પછી આત્મનિવેદન તો આત્મનિવેદન જે છે એ આ નવધા ભક્તિમાં સૌથી ઉચ્ચ અવસ્થા છે એમાં આત્મનિવેદન એટલે કે આત્મા સહિત જ જેને બધું સમર્પણ કરી દીધું છે ભગવાનને કે મારું બધું જ ભગવાનનું છે અને હું પોતે જે કઈ સેવા અર્ચન કરે છે તો એને આત્મનિવેદન કહેવાય રાજા હા ઉર્વી સોરી કટ થઈ ગયો તો ફોન વાંધો નહીં હવે જો અત્યારે તને આમાંથી જે બી નવ ભક્તિ છે ટોટલ એના નામ બોલીશ ખાલી એક મિનિટ રાજા બોલું શ્રવણ કીર્તન આત્મનિવેદન પાદ સેવન અર્ચન જો હું લાઈન લાઈનમાં લખાવું એકવાર લખી લે પેલું શ્રવણ બીજું કીર્તન ત્રીજું પાદ સેવન નહીં ત્રીજું સ્મરણ સ્મરણ ચોથું પાદ સેવન પછી અર્ચન પછી અર્ચન પછી વંદન પછી દાસ્ય દાસ્ય પછી સખ્ય અને પછી છેલ્લું આત્મનિવેદન હવે શ્રવણ નું મિનિંગ શું થાય શ્રવણ એટલે કે ઠાકોરજી ના માં સાંભળવું બોલવું બોલવું સોરી બોલવું એ કીર્તન છે સાંભળવું એ શ્રવણ છે શ્રવણ મતલબ કાન થી સાંભળવું કીર્તન મતલબ મોઢે થી કંઈક બોલવું હવે જો આપણે ઠાકોરજી સંબંધી બોલીએ છીએ તો એ કીર્તન છે ઠાકોરજી સંબંધી કઈ સાંભળીએ છીએ તો એ શ્રવણ છે પછી ત્રીજું શું છે સ્મરણ સ્મરણ એટલે રિવાઇઝ કરવું જે બી બોલ્યા સાંભળ્યા એને મનમાં મતલબ કલેક્ટ કરવું રીકલેક્ટ કરવું હા મતલબ આજે મેં સાંભળ્યું આજે મેં વાંચ્યું કે આજે હું આવું બોલ્યો તો ઠાકોરજી સંબંધે કઈ પણ વસ્તુને મનમાં યાદ કરતા રહેવું એ સ્મરણ છે પછી ચોથું શું છે પાદ સેવન પાદ સેવન નો મતલબ શું થાય ઠાકોરજીના સંબંધિત કોઈ બી કામ કરવું રસોઈ કરવી કે ઠાકોરજીના નું ક્લીનિંગ કરવું કે એક્સેટ્રા એવું મતલબ કે જેવી રીતે ઘરમાં ચાર ફેમિલી મેમ્બર હોય એમાંથી કોઈ એક જેમ ઠાકોરજીના સ્નાન શૃંગાર કરાવે છે એના સિવાયના લોકો ઘરનું બીજું કામ કરે છે તો એક જ પર્સન સેવા કરે છે એવું નથી પણ જેવી રીતે કોઈ રસોઈ બનાવે છે કે માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયો છે કે ઠાકોરજીના વસ્ત્ર સીવે છે કે ઘરની સાફ સફાઈ કરે છે તો આ બધું જ ઠાકોરજીની સેવા જ છે કેમ કે ઘર કોનું ઘરના માલિક ઠાકોરજી છે શાકભાજી આપણે કોના માટે લેવા ગયા ઠાકોરજી માટે લેવા ગયા રસોઈ કોના માટે સિદ્ધ થાય છે ઠાકોરજી માટે જ સિદ્ધ થાય છે તો આ જાતની કેટલીક તો ડાયરેક્ટ સેવા છે કે જેને સ્નાન શૃંગાર કરાવવા છે કે ઠાકોરજીને ભોગ ધરવા કે બીડી અરોગાવવી જારી ભરવી આ બધી ડાયરેક્ટ સેવા છે પણ કેટલીક સેવા એવી હોય કે જે ડાયરેક્ટલી ઠાકોરજી સાથે કનેક્ટેડ ન હોય પણ indirectly હોય જેવી રીતે તમે માર્કેટમાં શાકભાજી લેવા ગયા છો તો કોઈ આપણને એમ નહીં કે તમે સેવા કરો છો પણ એ સેવા છે કેમ કે તમે શાકભાજી ઠાકોરજી માટે જ લેવા માટે ગયા છો પોતાના માટે લેવા નથી ગયા તો એ રીતે ઠાકોરજી માટે શાકભાજી લાવવા જવી કે રસોઈ કરવી ઘરની સાફ સફાઈ કરવી કે બીજા કોઈ પણ જાતની એક્ટિવિટી કરવી એ બધું પાદ સેવન છે મતલબ કે ઠાકોરજીની કોઈ જાતની સેવા જ છે ઇનડાયરેક્ટ સેવા છે ભલે ડાયરેક્ટ ન હોય સમજાયું ઉર્વે હા શું સમજાયું જે બી જેમ કે જારીજી છે સ્નાન શ્રૃંગાર કરાવવા છે જારીજી ભરવી છે કે એવું બધા કામ છે ને એ બધા ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ સંબંધ છે એમનો ઠાકોરજીથી અને કેટલીક એવી વિધિઓ છે કે જે ઠાકોરજીથી સંબંધિત નથી જેમ કે રસોઈ કરવી કે બીજું એક્સેટ્રા જે ઇનડાયરેક્ટ સેવા છે એને એ કહેવાય એને પાદ સેવન કહેવાય ડાયરેક્ટલી ન દેખાવું પણ ઇનડાયરેક્ટલી દેખાય કે આ ઇનડાયરેક્ટલી સેવા છે ઠાકોરજીની સીધી સીધી સેવા કઈ કોઈ ઠાકોરજીને સ્નાન શૃંગાર કરાવતા આપણને લાગે આ સેવા કરે છે પણ કોઈ રસોઈ કરતું હોય તો આપણને એમ થાય આ સેવા નથી કરતો પણ એવું નથી આપણે આપણા ઘરમાં કંઈ પણ એક્ટિવિટી કરીએ છીએ એ ઠાકોરજી સંબંધી જ છે કેમ કે ઠાકોરજી આપણા ઘરના માલિક છે આ ઘર ઠાકોરજીનું છે પૈસા ઠાકોરજીના છે આપણી દરેકે દરેક ઘરની વસ્તુ ઘરના બધા જ મેમ્બર્સ ઠાકોરજીની જ ફેમિલી છે એટલે કોઈ બી કામ તમે તમે કરો એ બધી ઠાકોરજીની સેવા છે ભલે ઇનડાયરેક્ટલી હોય ઠીક છે ઉર્વી સમજાયું હવે પછીનું શું છે અર્ચન અર્ચન મતલબ એ છે કે જો વધારે જો ડિટેલ એક્સપ્લેન કરું કે જેવી રીતે આપણે ત્યાં એ ફિલિંગ છે એ ભાવના છે કે ઠાકોરજી તો જેવી રીતે યશોદાજીને ત્યાં ગોકુલમાં રહેતા હતા ઘરના નાના એક બાલક તરીકે એવી રીતે ઠાકોરજી પણ એક નાના બાલક છે અને આપણી આખી ફેમિલીમાં બધા પોતપોતાના ભાવથી ઠાકોરજીની સેવા કરે છે જેમાં આપણે પોતાના નાના બાળકની કેર એના માતા પિતા લેતા હોય એવી રીતે ઘરમાં આપણા જે ઠાકોરજી બિરાજે છે એમની એટલા જ પ્રેમથી આપણે ઠાકોરજીની કેર લઈએ છીએ જેવી રીતે માતા પોતાના દીકરાને સવારે ઉઠે જગાડે પછી એને નવડાવે એને રેડી કરે કે એના નાના નાના બધા જ કામ પોતે કરે કે એને ખવડાવવાથી લઈને પીવડાવવું એને સુવડાવવું કે એના કપડાં ધોવા કપડાને પ્રેસ કરવા કપડાં રાખવા જેમ નાના પોતાનો બાલક હોય પોતાનો દીકરો કે દીકરી હોય તો એની બધી જ એક્ટિવિટી માતા પિતા પોતે કરતા હોય એવી રીતે ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે છે તો ઠાકોરજી સંબંધી બધું જ કામ ઠાકોરજીની દરેકે દરેક કામને આપણે પોતે કરીએ જેમ તું નીવનું કરતી હોય કે શશાંકભાઈ નીવનું બધું જ કામ કરતા હોય આપણને એમ હોય કે પોતાનું બાલક છે આપણે પોતે કેમ ન કરીએ તો એવી રીતે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો ઠાકોરજીનું બધું જ કામ આપણે પોતે કરીએ તો એવી રીતે યશોદાજી અને નંદરાયજી જે રીતે ઠાકોરજીની સેવા કરતા હતા કે જેવી રીતે ઠાકોરજી યશોદાજી નંદરાયજીના ઘરમાં રહેતા હતા એવી રીતે આપણા ઘરે બિરાજે છે એક આ વાત છે તો જેમ કે આપણે સવારે ઉઠીએ ઠાકોરજીને મંગલા કરાવવા પછી જેમ કે નાનું બાળકને ઉઠતા જ ભૂખ લાગે તો આપણે એને ખવડાવીએ એવી રીતે ઠાકોરજી ગોકુલમાં રહે છે એમના માતા પિતા ગાયોના પાલક છે ગોપાલક છે મતલબ કવર્ડ છે કહેવાનો મતલબ કે ગાયોને સંભાળ રાખે છે ખેડૂતો છે તો એવા છે એમને ત્યાં ખોરાકમાં ખાવા પીવામાં દૂધ દહીં માખણ આવી જ વસ્તુ હોય તો ઠાકોરજીને પણ જાગતાની સાથે આપણે દૂધ છે માખણ છે દહીં છે એવો ભોગ ધરીએ કે નાના બાળકને જેમ ઉઠતાની સાથે ભૂખ લાગે એવી રીતે ઠાકોરજીને પણ ભૂખ લાગે પછી ભોગ સરે પછી આપણે ઠાકોરજીને સ્નાન કરાવીએ શૃંગાર કરીએ જેવી રીતે પોતાના નાના છોકરો હોય તો એને નવડાવવું પડે મમ્મીને પોતે ના કરી શકે એને આપણે તૈયાર કરી દઈએ કપડાં પહેરાવી દઈએ અને રેડી કરીએ રીતે ઠાકોરજી પણ તૈયાર થઈ જાય એના પછી ઠાકોરજી જેમ કે ગોપાલક છે એ ફેમિલીમાં રહે છે નંદરાયજી ને ત્યાં તો એ લોકો જમી કરીને પછી ગાયો ચરાવવા માટે જાય તો પછી ઠાકોરજીનો રાજભોગ આવે અને પછી ઠાકોરજી ભોજન કરી અને પછી ગાયો ચરાવવા માટે જાય સાંજે ગાય ચરાવીને ચાર પાંચ વાગે પાછા પધારે તો જંગલની અંદર ત્યાંના લોકો ઠાકોરજીને ફ્રૂટ વગેરે ભોગ ધરતા હતા કેમ કે એમની પાસે બીજું કઈ નથી તો ફલ વગેરે ભોગ ધરે તો ઉત્થાપનમાં આપણે પણ ઠાકોરજીને ફલ વગેરે ભોગ ધરીએ એ નથી કે ઠાકોરજી જયારે વનમાં હશે તો ત્યાંના જંગલના લોકો એમને ઠાકોરજીને ફ્રૂટ વગેરે ભોગ ધરતા હશે કેમ કે જંગલમાં બીજું શું અવેલેબલ હોય તમને ઝાડમાંથી ઉતારીને જે હોય આપી દઈએ તો ફ્રૂટ ભોગ આવે એના પછી ઠાકોરજી ઘરે પાછા પધારે પછી જેમ કે રાતે આપણે ડિનર લઈએ તો ઠાકોરજી શેન ભોગ આરોગે પોડતા પહેલા ભોજન કરે અને પછી પોડી જાય શયન થઈ જાય તો સુઈ જાય સવારે પાછા જાગે તો આ જાતની લાઈફસ્ટાઈલ ઠાકોરજીની કેવી છે કે ગોકુલમાં જેવી રીતે નંદરાયજી અને યશોદાજીને ત્યાં ઠાકોરજી રહેતા હતા ત્યાં કેવી લાઈફસ્ટાઈલ હતી એવી જ લાઈફસ્ટાઈલ આપણે પોતાના ઘરમાં પણ ઠાકોરજીની રાખીએ છીએ તો એક આ ભાવના છે અને બીજી એ વાત કે ઠાકોરજી કેવલ એક નાના બાલક નથી પણ એ ભગવાન પણ છે કૃષ્ણ છે પરબ્રહ્મ છે જે આપણે બ્રહ્મવાદના ટોપિક ટોપિક્સમાં કે આગળના ટોપિક્સમાં ભણ્યા કે એ આખી દુનિયાના માલિક છે આખી દુનિયા એમણે પ્રકટ કરી છે એ આખી દુનિયામાં સૌથી મોટામાં મોટી લેવલ જે છે એ ઠાકોરજીનું છે પરબ્રહ્મ છે કૃષ્ણ છે તો આ પણ એક ભગવાન હોવાની ભાવના પણ આપણા મનમાં છે એક નાના બાળકને જેવી રીતે માતા ગુસ્સો કરી દે કે વઢી દે કે મારી લે એવું બિહેવિયર આપણે ઠાકોરજી સાથે નથી કરતા શું કામ કેમ કે પ્રેમ આપણને પ્રભુ પ્રત્યે છે પણ એ રિસ્પેક્ટ પણ છે કે ઠાકોરજી ભગવાન છે આપણા કરતા મોટા છે આ બંને ફિલિંગ્સ ને આપણે સેવામાં મર્જ કરીએ છીએ એક એ ફિલિંગ કે જે ઠાકોરજી ગોકુલના છે વ્રજના છે નાના બાળક છે તો નાના બાળકની જેવી રીતે કેર લઈએ એવી રીતે ઠાકોરજીની પણ કેર લઈએ સેમ આના કરસ્પોન્ડિંગ ઠાકોરજી દેવ છે ભગવાન છે કૃષ્ણ છે પરબ્રહ્મ છે પરમાત્મા છે આખી દુનિયાના માલિક છે આ ફિલિંગ ને પણ આપણે આ બંને સાથે રાખીને આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ આટલી વાત સમજાય ઉર્વી હેલો ઉર્વી છો તું લાઈન પર ઠીક છે તો આ બંને ભાવનાને આપણે ઠાકોરજીની સેવામાં સાથે રાખીને ઠાકોરજીની સેવા કરીએ છીએ પણ એના સિવાય ઠાકોરજીની કેટલાક ઉપચાર કે એવા કેટલા કર્મ આપણી સેવામાં એવા છે કે જેવી રીતે ઠાકોરજીની આરતી ઉતારવી કે ઉત્સવ વગેરે હોય તો ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવવાનો ક્રમ છે કે ઠાકોરજીને દંડવત કરવા ઠાકોરજી માટે રિસ્પેક્ટ રાખવું તો આ બધું શાસ્ત્ર માંથી આવ્યું છે કે જેવી રીતે તમે એક દેવની મર્યાદાને સાચવો એક દેવની ફિલિંગ રાખો એવી રીતે ઠાકોરજી માટે પણ એ દેવ તરીકેની એક રિસ્પેક્ટેબલ ફિલિંગ મનમાં રાખીને આરતી વગેરે કરવી દંડવત કરવા ઠાકોરજીને ઘડી ઘડી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવવા આ કેટલા ક્રમ એવા છે કે જે વ્રજના નથી પણ એ શાસ્ત્રમાંથી બતાવવામાં આવ્યા છે તો એ અર્ચન ભક્તિ છે હેલો હા ઉર્વી હા રાજા ખબર નેટવર્ક નું પ્રોબ્લેમ છે કટ થઈ ગયો અચ્છા ટીચર તે ક્યાં સુધી સાંભળ્યું હતું હા અર્ચન સુધી અર્ચન એટલે આખું સાંભળ્યું અર્ચન હા તો શાસ્ત્રમાં કેટલાક ઉપચાર દેવની પૂજામાં બતાવવામાં આવ્યા છે એ ઉપચાર આપણે ત્યાં પણ ઠાકોરજીને કરવામાં આવે છે તો એને અર્ચન ભક્તિ કહેવાય શું સમજાયું ઉર્વી જે તમે કીધું ને જેની કે ખાલી એટલે જેમ ઠાકોરજીને નંદરાયજી અને યશોદાજીના ઘરે જેમ બિરાજતા હતા ને જે એમનું રૂટીન હતું એવી રીતે જ આપણા ઘરમાં બિરાજેલ ઠાકોરજીને બી સેમ આપણે રાખવું જોઈએ એમ એને આપણે અર્ચન ભક્તિ કહેવાય નહીં એની સાથે સાથે ભગવાન કૃષ્ણ એક દેવ છે પરમાત્મા છે પરબ્રહ્મ છે આ જાતનું રિસ્પેક્ટ આ જાતનું આદર કે આ જાતના ઠાકોરજી આપણા કરતા મોટા છે એ જાતની ફિલિંગ રાખવી અને એવી રીતે બિહેવ કરવું એ અર્ચન ભક્તિ છે શું સમજાયું હવે હા જેમ કે તમે કીધું કે ઈ તો છે જ પ્લસ કે એક દેવ છે ઈ કૃષ્ણ છે અને એ એના ઈ પ્લસ એને ઇન્ક્લુડ કરીને સૌથી મોટા છે જેમ આપણે આમાં બ્રહ્મવાદ ટોપિકમાં જોયું હતું કે આખા જગતના ઈ એક જ માલિક છે એવી રીતે જ એવી રીતે જ આપણા મન કહેવાય એવી રીતે ઠાકોરજીની સાથે દેવ તરીકે બિહેવ કરવો આ બંને ચીજને ઇન્ક્લુડ કરીને એવી રીતે જ એમની સાથે બિહેવ હા તો એ અર્ચન ભક્તિ છે હવે સમજાયું એના પછી દાસ્ય દાસ્યનું મીનિંગ એ કે ઠાકોરજી મારા સ્વામી છે અને હું નો સેવક છું આ ફિલિંગ મનમાં રાખવી એ દાસ્ય છે વંદન રહી ગયું વચમાં સોરી વંદન એટલે કે ઠાકોરજીને દંડવત કરવું ઠાકોરજીને પ્રણામ કરવું એના પછી છે સખ્ય સખ્ય નું મિનિંગ જે રીતે મેં કીધું કે જયારે આપણું પ્રેમ કોઈના પ્રત્યે વધારે હોય તો ભલે કોઈ મોટું છે અને કોઈ નાનું છે પણ એની સાથે ફ્રેન્ડલી રિલેશન બની જતું હોય જેવી રીતે પેરેન્ટ્સમાં પણ એવું થાય કે માતા પિતા એ મોટા કહેવાય અને બચ્ચાઓ નાના કહેવાય તો પણ ઘણીવાર ફ્રેન્ડશિપ જેવું રિલેશન માતા પિતા એના બાળક પ્રત્યે ડેવલપ થઈ જાય કે ઘણીવાર મજાક મસ્તીમાં મારી કરી લે કે હેરાન ભી કરી દે એકબીજાને મસ્તી બી કરી દે તો પેરેન્ટ્સ સાથે પેરેન્ટ્સ મોટા છે આપણા માટે રિસ્પેક્ટેબલ છે તો પણ કેમ કે પ્રેમ અતિશય છે એટલે આ જાતનું બિહેવિયર અલાઉડ છે એમાં એને ખરાબ ન લાગે માતા પિતાને કે ચલો મારી સાથે મસ્તી કરી લીધી કે મારા માટે જેમ તેમ બોલી ગયો ખરાબ નહીં માને ફ્રેન્ડશીપના રિલેશનની જેમ એ ચાલી જાય ક્યારેક ક્યારેક તો એવી રીતે ઠાકોરજી સાથે પણ જ્યારે આપણું પ્રેમ કોઈક લેવલને ક્રોસ કરી દે ઠાકોરજી પ્રત્યે અતિશય આપણને જ્યારે પ્રેમ થઈ જાય તો ત્યારે ઠાકોરજી સાથે આ જાતનું રિલેશન ઠાકોરજી પણ અલાઉ કરે છે મેં જેમાં એક એક્ઝામ્પલ મેં આપ્યું કે એક વૈષ્ણવ હતા કે જેને ઠાકોરજી પ્રત્યે બહુ જ પ્રેમ હતો અને ઠાકોરજીને પણ વૈષ્ણવ પ્રત્યે ઘણું જ પ્રેમ હતું તો ઠાકોરજી એની સાથે રમતા એની સાથે મજાક મસ્તી કરતા એના ખભા ઉપર ઘોડો ઘોડો કરીને બેસી બી જતા આ જાતનું રિલેશન ઠાકોરજી એ વૈષ્ણવ સાથે ડેવલપ કર્યું કેમ વૈષ્ણવને પણ ઠાકોરજી પ્રત્યે પ્રેમ છે અને સામે કરસ્પોન્ડિંગ ઠાકોરજીને પણ વૈષ્ણવ પ્રત્યે એટલો જ પ્રેમ છે તો આ જાતનું પ્રેમનું રિલેશન હોય તો આ જાતની ફ્રેન્ડશીપ જેવું રિલેશન પણ એક ડેવલપ થઈ જાય છે તો ઠાકોરજી સાથે એક જાતનું ફ્રેન્ડશીપ જેવું રિલેશનનું ડેવલપ થવું એ શક્ય છે પણ એમાં વાત એટલી કે જ્યારે પ્રભુ પ્રત્યે આપણને એટલું બધું પ્રેમ હોય ત્યારે જ આ પોસિબલ છે સમજાયું ઉર્વી હા રાજા રાજા હા બોલ स्मितिश राजा तो पांच जन को अगर इनडायरेक्ट सेवा कहा गया है तो अर्चन को डायरेक्ट सेवा गिना जा सकता है हाँ अर्चन डायरेक्ट सेवा है अर्चन डायरेक्ट सेवा है के इनडायरेक्ट सेवा बोल सकते हैं सेवा डायरेक्ट सेवा है बस मेरे को ये बायफर्केशन ही चाहिए था मतलब अगर बात सेवन को अपन इनडायरेक्ट सेवा बोल रहे हैं तो अर्चन को डायरेक्ट सेवा आ जाएगा ना हम्म ठीक है राजा હા હવે અહીંયા જો એક ક્વેશ્ચન આવ્યું છે અમીષા પટેલ યુએસ થી એ એવું પૂછે છે કે વૈષ્ણવ હુ ડઝન્ટ હેવ કંઠી કેન ડુ પાદ સેવન ભક્તિ મતલબ કે જે વૈષ્ણવ ને કંઠી ન હોય એ પાદ સેવન ભક્તિ કરી શકે કે નહીં મતલબ કે ઠાકોરજીની આસપાસની પરિચર્યા કરી શકે કે ન કરી શકે આપવું છે કોઈને જવાબ હા રાજા કોણ રૂહી હા રૂહી બોલ હા રાજા કરી શકે છે અચ્છા ચલો રોહી નું કેવું છે કે ઠાક- એ કોઈ વ્યક્તિને કંઠી ન હોય મહાપ્રભુજીની દીક્ષા ન હોય તો પણ આસપાસની સેવા છે એ કરી શકે મિતેશ हाँ, तेरा क्या तो- कहना है जी राजा कर सकते हैं क्यों कर सकते हैं अ, क्योंकि उसमें अ, महाप्रभु जी की आज्ञा का लेना इतना आवश्यक नहीं है क्योंकि ये डायरेक्ट सेवा नहीं कर रहे हैं अपन इनडायरेक्ट सेवा कर रहे हैं आ, किसी के सेवा में हेल्प कर रहे हैं अपन कि कोई सेवा कर रहा है उसको मदद रूप हो रहे हैं अच्छा डायरेक्ट सेवा की जा सकती है बिना कंठे के नहीं राजा नहीं की जा सकती तो इनडायरेक्ट की जा सकती है डायरेक्ट नहीं की जा सकती किसी भी कंडीशन में नहीं हो सकती है ना अगर अ, ठाकुर जी का अ, अ, सामने से आग्रह हो कि तू कंठी नहीं धारण करेगा तो भी मेरी सेवा करेगा तो कर सकते हैं बाकी महाप्रभु जी के सिद्धांत के हिसाब से अ, बिना घंटी के सेवा नहीं कर सकते डायरेक्ट અચ્છા અ, અમીષાબેન તમે અ, બોલી શકો છો એકવાર જરા બોલવાની ટ્રાય કરો ને કદાચ અવાજ આવે તો અચ્છા ચલો એ નથી બોલતા હા તો આની અંદર એ જ વાત છે કે જે વ્યક્તિને કંઠી છે કે મહાપ્રભુજીની જેને દીક્ષા લઈ રાખી છે જો મારે કેટલીક વસ્તુ શું છે કે નિયમ પ્રમાણે થતું હોય કે નિયમ એવો છે કે જેને કંઠી છે જેને શરણ દીક્ષા કે બ્રહ્મ સંબંધ દીક્ષા હોય સેવાની અંદર તો એ જ રહી શકે ડાયરેક્ટ સેવામાં હવે ઘણી ફેમિલી એવી હોય કે ઘરના ફેમિલી મેમ્બર વૈષ્ણવ ન પણ હોય જેમ કે ફોર એક્ઝામ્પલ સૌથી કોમન પુષ્ટિમાર્ગની અંદર એ છે કે પરણેલી વહુ હોય ઘરમાં આવે લગ્ન કરીને તો એને કંઠી નથી હોતી તો એવા વ્યક્તિઓનું શું કે એમને ઠાકોરજીની સેવામાં અલાઉ કરવા કે નહીં કરવા ઇન્ક્લુડ કરવા કે નહીં કરવા તો આઈડિયલી એ વાત છે કે સ્નાન શૃંગાર વગેરે જે ડાયરેક્ટ સેવાના પ્રકાર છે કે સીધું પ્રભુના સ્વરૂપ સાથે જેનો કોન્ટેક્ટ થતો હોય એ જાતની સેવા વગર કંઠીએ ન થઈ શકે પણ એના સિવાયના જે કાર્ય છે પરિચર્યા કરવી એ થઈ શકે પાદ સેવન થઈ શકે જે અમીષા તું પૂછી રહી છે એ પોસિબલ છે કરી શકાય કેમ કે કોઈ વ્યક્તિને તમે સેવામાંથી દૂર કરી દો અને અલાવ જ ન કરો તો ઠાકોરજી પ્રત્યેનો ભાવ જ પેદા નહીં થાય ઠાકોરજીની સેવામાં એનું મન જ નહીં લાગે પણ નાની નાની સેવાથી એને ઠાકોરજીની સેવાની અંદર જોડો ધીમે ધીમે તો એને પ્રભુની સેવાની અંદર એનું મન લાગી પણ જાય તો પાદ સેવન એવું છે કે એઝ અ ફેમિલી મેમ્બર કરી શકે છે નિયમ એ છે કે જેને બ્રહ્મ સંબંધ દીક્ષા હોય ના સ્વરૂપ સેવામાં તો એ જ રહી શકે શરણ દીક્ષા વાળા પણ શ્રૃંગાર વગેરે ન કરી શકે પુષ્ટિમાની અંદર પરંપરા એવી રહી છે કે ઘરના બચ્ચાઓ હોય નાના હોય બ્રહ્મસંબંધ દીક્ષા ન થઈ હોય શરણ દીક્ષા લીધી હોય તો એવા લોકો સ્નાન શ્રૃંગાર ન કરાવી શકે કેવલ પરિચર્યા કરી શકે પણ અત્યારની જે પ્રેઝન્ટ કન્ડિશન છે એવી છે કે આપણા ઘરમાં કંઠી વગરના પણ લોકો હોય શરણ દીક્ષા વિનાના પણ પર્સન હોય તો જો એમને ઠાકોરજીની સેવામાં ભાવ છે પ્રભુમાં મન લાગે છે સેવા કરવાની ઈચ્છા હોય પ્રેમથી આદરથી કરતા હોય તો કરાવી જોઈએ જબરદસ્તી નહીં કરાવી જોઈએ જે રીતે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અનુકૂળ સંકલ્પ પ્રતિકૂળ વિસર્જનમ કે ભાઈ જે અનુકૂળ છે એની પાસે કરાવવું જોઈએ જે પ્રતિકૂળ છે એને છોડી દેવું જોઈએ કે મહાપ્રભુજીની સાધન પ્રકરણમાં જે આજ્ઞા કરે છે કે પરિવારના ભાર્યાદી અનુકૂળ કારયેત ભગવદ ક્રિયામ કે ઘર પરિવારના પત્ની પુત્ર વગેરે જો અનુકૂળ છે મતલબ કે ઠાકોરજીની સેવામાં એમનું મન લાગે છે પણ એ લોકો ચલો ને કંઠી નથી તમે પૂછો છો એવી રીતે તો એમની પાસે ઠાકોરજીની સેવા કરાવી શકાય છે ઉદાસીને સ્વયં કુર્યાત કે જો એમનું મન ન હોય સેવામાં ઠાકોરજી પ્રત્યે એમને ભાવ ન હોય તો સેવા નહીં કરાવી જોઈએ પોતે કરી લેવી જોઈએ પ્રતિકૂલ ગ્રહમ તેજેત જો પ્રતિકૂલ હોય આપણને પણ સેવા ન કરવા દેતા હોય તો એમને છોડી દેવા જોઈએ તો સમજવાની વાત એ છે કે જે વ્યક્તિને દીક્ષા નથી કંઠી નથી એ વ્યક્તિ પરિચર્યા કરી શકે છે પણ એ કન્ડિશન ઉપર કે એને ઠાકોરજીની સેવામાં ભાવ હોય પ્રેમથી આદરથી એ બધી જ પ્રભુ સંબંધી કાર્ય કરતો હોય તો જ એને અલાવ કરવું જોઈએ બાકી ઠાકોરજીમાં ભાવ ના હોય તો જબરદસ્તી નહીં કરાવવું જોઈએ राजा हाँ राजा जुई हाँ बोल जुई राजा इसमें अपन ऐसा समझ सकते हैं कि खाली शरण दीक्षा मतलब जो नाम हम्म। दीक्षा हम लेते हैं वो करने से ही क्या हम आ, मतलब ये डायरेक्ट सेवा करने के लायक हो जाते हैं कि नहीं जब ब्रह्म समन लेते हैं तभी ही होते हैं महाप्रभु जी का जैसे क्रम देखें ना महाप्रभु जी की सेवा का या महाप्रभु जी के उपदेश का वो ये है कि शरण दीक्षा ली जाती है पुष्टि मार्ग को समझने के लिए कि पुष्टि मार्ग में घुसने वाला व्यक्ति शरण दीक्षा लेके पुष्टि मार्ग में एंटर हो और फिर पुष्टि मार्ग के सिद्धांतों को जाने समझे और उसके बाद जब उसका मन लगे उसे ये लगे कि चलो पुष्टि मार्ग मेरे लिए प्रॉपर है तो ब्रह्म संबंध दीक्षा लेके फिर ठाकुर जी की सेवा शुरू करें पर जब हम एक फैमिली में होते हैं माता पिता उनके बच्चे घर परिवार के लोग तो उसमें हर तरीके के लोग हो सकते हैं कुछ ऐसे कि जिनको ब्रह्म संबंध दीक्षा हुई हो कुछ ऐसे कि जिन्हें शरण दीक्षा हो और कुछ ऐसे भी कि जिन्हें किसी तरह की दीक्षा ना हो तीनों टाइप के लोग होते हैं अब ब्रह्म संबंध दीक्षा लेने वाले को तो ये पक्की बात है आइडियली कि वो ठाकुर जी की हर प्रकार की सेवा में रह सकता है शरण दीक्षा वाले के लिए नियम ये है कि जैसे माता पिता को ब्रह्मसवन दीक्षा है और माता पिता के बच्चों को शरण दीक्षा है तो माता पिता के अंडर में रह के एज ए हेल्पर वो ठाकुर जी की सेवा में रह सकते हैं और जरूरत पड़े तो स्नान श्रृंगार वगैरह भी करवा सकते हैं लेकिन इंडिपेंडेंट सेवा का अधिकार विदाउट ब्रह्म सबन दीक्षा नहीं मिल सकता है किसी की हेल्पर की तरह ही हम रह सकते हैं अगर हमें शरण दीक्षा लेके प्रभु की सेवा में रहना हो माता पिता को ब्रह्म सबन है और हमें शरण दीक्षा है तो माता पिता के अंडर में रह के हम कर सकते हैं और कभी ऐसा हो कि माता पिता नहीं है और हमें सेवा पहुंचनी है तो स्नान श्रृंगार वगैरह मुख्य सेवा भी हो सकती है लेकिन जिसे अब कंठी ही नहीं है जिसे महाप्रभु जी की न शरण दीक्षा है न ब्रह्म सवन दीक्षा है लेकिन उसे ठाकुर जी में भाव है घर में जो भी एक्टिविटी चल रही है उसमें इंटरेस्ट भी है सीखना चाहता है तो उससे ठाकुर जी संबंधी परिचर्या मतलब कि आसपास की सेवा करवा सकते हैं जी राजा ठीक है जी राजा અમિશા તને કોઈ ડાઉટ હોય હજી પણ તો મેસેજ કરી દેજે અત્યારે કદાચ ખબર નહીં તારો અવાજ નથી આવતું નીરજભાઈ એવું કે છે કે તું કોડ થી જોડાય છે એટલે તું બોલી નહીં શકે અત્યારે હવે એનું જે બી ઓપ્શન હોય નીરજભાઈ પાસેથી તું વાત કરીને એને કરી લેજે ને આમાં હજી બી તને કોઈ ડાઉટ હોય તો મેસેજ કરી લેજે એને હું ઇન્ક્લુડ કરી લઈશ આજે ક્લાસમાં તો આ આઈડિયલી આ વાત છે ઠીક છે હવે તો મને લાગે છે નવદા ભક્તિ નો વિષય ક્લિયર થયું હશે બધાને જી રાજા છે આમાં ડાઉટ હવે ઉર્વી શ્રુતિ સમજાયું તમને રાજા દાસ્ય ઇસ્કેપ થઈ ગયું દાસ્ય નું મીનિંગ એ છે કે ઠાકોરજી મારા માલિક છે અને હું ઠાકોરજી નો નોકર છું એવી ભાવનાથી હંમેશા દીનતા બનાવીને રાખવી કે જેમ કે એક નોકર હોય એને પોતાના માલિક પ્રત્યે કેવી ફિલિંગ હોય કે ચલો માલિક મોટા છે હું તો નોકર જ છું મારાથી બધું ના થાય માલિક જે કે એ જ પ્રમાણે હું કરી શકું એનાથી આગળ મારાથી ન જવાય આવી જાતનું બિહેવિયર રાખવું ઠાકોરજીને પોતાનો માલિક માનવું અને પોતાને ઠાકોરજીના નોકર માનીને ઠાકોરજીની નાનામાં નાની એક્ટિવિટી થઈને મોટામાં મોટી એક્ટિવિટી બધું જ પોતે કરવું એ દાસે ભક્તિ છે જે રીતે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વસ્ત્ર પ્રક્ષાલના દેવી મતલબ ઠાકોરજીના વસ્ત્ર સિદ્ધ કરવા વસ્ત્ર ધોવા ઠાકોરજીના વાસણ માંજવા નાનામાં નાની એક્ટિવિટી કે ઝાડુ ફટા કરવા બધું જ આપણે પોતે કરવું જોઈએ કેમ કે આપણે માલિક આપણે પ્રભુ માલિક છે ને આપણે એમના સેવક છીએ તો આ દાસ્ય ભક્તિ છે એક જો વાર્તાજીમાં એક એ જાતનું એક્ઝામ્પલ આપે છે કે એક વખત એક મતલબ એવું થયું કે ઠાકોરજી અંદર મતલબ મંદિરમાં બિરાજતા હતા અને અનોસર હતા મતલબ શયન થઈ ગયા હતા ત્યારે એક બિલાડી હતી ને એ ઘરમાં હતી અને ઠાકોરજીની શૈયા ગંદી કરી ગઈ ઠાકોરજીની શૈયા ઉપર ગંદકી કરી ગઈ તો વૈષ્ણવે એમ ઠાકોરજીને કહી દીધું કે ભાઈ તમે તો આખી દુનિયાના માલિક છો પોતાની શૈયાને પણ ધ્યાન નથી રાખી શકતા એક નાનકડી બિલાડી આવીને કેમ તમારી શૈયા ગંદી કરી જાય તો ઠાકોરજીને ગુસ્સો આવી ગયો અને ઠાકોરજીએ ભોગ ન આરોગ્યો ને થાળી ઉપાડીને ફેંકી દીધી કે ભાઈ તું માલિક છે કે તું નોકર છે નોકરની રિસ્પોન્સિબિલિટી છે કે માલિકની દરેકે દરેક કામ પોતે કરે માલિકને જો પોતાનું કામ પોતે જ કરવું પડતું હોય તો નોકરની જરૂર જ શું છે જેમ આપણા ઘરમાં ઘણા લોકોને ત્યાં હોય કે કચરા પોતા વાળી બાઈ આવતી હોય સરખીથી કામ ના કરે અને ઘરના જે લેડીઝ હોય એને પોતે જ ઝાડુ ફટાફટ તો કરવા જ પડે તમારે ત્યાં પણ એમાં થતું હતું થોડા ટાઈમ પહેલા શ્રુતિ તો એવી કન્ડિશન છે કે હવે તમે નોકર તો એટલા માટે રાખ્યો છે કે ભાઈ ઝાડુ ફટાને બધું કરી દે ને આપણને કામ ન કરવું પડે પણ એવો નોકર જે કલાક કલાક સુધી કામ જ ન કરે કે સારી રીતે સફાઈ ન કરે અને ફરીથી બીજી વાર આપણને જ કરવું પડતું હોય તો આપણે શું કહીએ કે ભાઈ નોકરની જરૂર શું છે હું પોતે જ ન કરી લઉં આની અંદર એ વાત છે કે ઠાકોરજી સ્વામી છે આપણે એમના સેવક છીએ તો ઠાકોરજીની દરેકે દરેક નાનામાં નાનું કામ નાનામાં નાની સેવા બધું આપણે પોતે કરવું જોઈએ ઠાકોરજીને બધું જ હાથમાં મળવું જોઈએ કહેવાનો મતલબ એ એ જાતની ફિલિંગ સાથે આપણે પ્રભુના બધા જ કામ કરીએ ખુશી ખુશી કરીએ કે પ્રભુ તો માલિક છે હું તો એમના છું તો ઠાકોરજીના વાસણ માંજવા ઠાકોરજીના રૂમની સફાઈ કરવી ઠાકોરજીના વસ્ત્રને સિદ્ધ કરવા અને અરેન્જ કરવા નાવા નાના નાનાથી મોટામાં મોટું બધું જ કામ આપણે જાતે કરવું પોતાને ઠાકોરજીનો નોકર માનીને એ દાસ્ય ભક્તિ છે શું સમજાયું શ્રુતિ આપણને એ માનવું જોઈએ એટલે માનીને ચાલવું જોઈએ કે ઠાકોર આપણા માલિક છે ને આપણે એના નોકર છીએ કે એમનું નાનામાં નાનું કામ સફાઈ કરવી રૂમની કે કાંઈ વાસણ માંજવા કાંઈ બી ઠાકોરજી રિલેટેડ આપણે ખુશી ખુશી કરવું જોઈએ કે આપણા ઘરના માલિક છે આપણા એટલે આપણે કરવું જોઈએ દિલથી કરવું જોઈએ એમ નહીં કે કરવું છે તો તો ઠાકોરજી માલિક છે અને આપણે નોકર છીએ તો નોકર જ તો માલિક નું બધું કામ કરે તેવી નિષ્ઠાથી ખુશીથી એવા ભાવનાથી આપણે ઠાકોરજી નું બધું કાર્ય કરવું જોઈએ એ દાસ્ય ભક્તિ છે છે હવે આમાં કોઈમાં ડાઉટ ફાઇન ચલો તો શ્રુતિ આગળ રીડ કરીશ તું જે મને એક પ્રશ્ન છે હા હિલક બોલ ગુરુજી કે આપણે કહીએ કે બધી સેવા ઇક્વલ છે તો પછી સાત સેવન કેમ ઇનડાયરેક્ટ સેવા છે બહુ સારું ક્વેશ્ચન પૂછ્યું છે ચલો એલગ એમ પૂછે છે કે બધી જ સેવા ઇક્વલ છે કોઈ સેવા નાની નથી હોતી કોઈ સેવા મોટી નથી હોતી તો પછી આપણે પાદ સેવન ને ઇનડાયરેક્ટ સેવા કેમ કહીએ છીએ જો બધી ઠાકોરજી સંબંધી બધી જ સેવા એક સરખી જ મનાતી હોય કે કોઈ વાસણ માંજે કે કોઈ ઠાકોરજીના શૃંગાર કરે સેવાની કેટેગરી એક જ છે કોઈ નાનું કામ કરે છે ને કોઈ મોટું કરે છે એવું નથી તો પછી પાદ સેવન અને અર્ચન કે ઇન્ડાયરેક્ટ સેવા અને ડાયરેક્ટ સેવા બે અલગ અલગ ડિવિઝન કેમ છે રાજા આપણે એવી રીતે સમજી શકીએ છીએ આમાં કે જે ડાયરેક્ટ સેવા કરી રહ્યો છે એ બધી જ સેવાને એકલો નહીં પહોંચી શકે એટલે એને જેમ બહારની સેવા કોઈ શાકભાજી લઈ આવ્યો તો કોઈ કે પાણી ભરી લીધું ઈ બહિરંગ સેવા તો કોઈ કે રસોઈ કરી તો પછી બધા અલગ અલગ લોકોને પહોંચવી પડે કારણ કે એક એકલો વ્યક્તિ અલગ બધી જગ્યા નહીં પહોંચી શકતો પણ આ સેવા તો બંને ગણાશે જ પણ ઓલો ઠાકુરજીને આપણે ઠાકુરજીની સેવામાં એકદમ ઠાકુરજીને સ્પર્શ કરીને સેવા કરીએ છીએ સન્મુખ જઈને કરીએ છીએ તો એ ડાયરેક્ટ સેવા કહેવાય અને બહિરંગ સેવામાં આપણે એને ઇન્ડાયરેક્ટ એટલે કહીએ છીએ બીકોઝ એ પરિચર્ય સેવા એટલે બધી બહારની સેવા હોય છે એટલે એના માટે મતલબ જે ડાયરેક્ટ સેવા જે કરે છે એને કોઈક હેલ્પ જોઈએ નહીં તો પછી ડાયરેક્ટ સેવામાં એને સમયસર નહીં પહોંચી શકે એના માટે થોડું આ બાયફેકેશન આપેલું છે હિલર તને સમજાયું જોઈએ શું કીધું શું સમજાયું જો આમ એ વાત છે આમાં ઇલક કે જેમ કે તારા પપ્પા સેવા કરતા હોય તો ઘરમાં તમે લોકો કેટલા જણા છો પાંચ જણા છો દાદા દાદી હોય મમ્મી પપ્પા હોય ને તું હોય તો બધા લોકો ને એમ હોય કે હું પણ ઠાકોરજીની સેવા કરું હું પણ ઠાકોરજીની સેવા કરું તો એ પોસિબલ છે કે ઘરના પાંચે પાંચ જણા ઠાકોરજીના શ્રૃંગાર કરી શકે કરી શકે ઇલગ ના કરી શકે એવું પોસિબલ છે કે પાંચે પાંચ જણા ઠાકોરજીની રસોઈ કરી શકે હા જે એ પોસિબલ છે પછી એવું છે તું છે એમ કે પાંચે પાંચ રસોઈ કરે તો પછી ઠાકોરજી ના શૃંગાર કોણ કરે બધા રસોઈ માં જતા રહે તો કરી શકાય આવું ના જોજે એટલે કહેવાનો મતલબ એ છે કે ફેમિલી માં કે એક પરિવાર આપણે પાંચ છ જણા હોઈએ તો બધા કામ ડિવાઈડ કરી લે હવે એવું નથી કે તારા પપ્પા આજે શૃંગાર કરે તો રોજ તારા પપ્પા જ કરે કે તારી મમ્મી નું ટર્ન જ ના આવે કાલે તારી મમ્મી પણ તો કરી શકે કે ના કરી શકે કરી શકે તારા દાદા પણ કરી શકે તો વારાફરતી બધા અલગ અલગ જાતની સેવા કરે આજે એક જણું કરે કાલે બીજું કરે પણ બધા એક જ સેવા કરવા જાય તો પછી એના સિવાયની સેવા કોણ કરે એટલે એક ફેમિલીમાં આપણે પાંચ સાત જણા રહેતા હોઈએ તો બધાને અલગ અલગ સેવા ડિવાઈડ કરી દેવા કે ભલે તું આજે રસોઈ કર કે હું શિંગાર કરું કે ભાઈ તું જલ ભરી લે આજે કે તું ઘરમાં ઝાડુ ફટા કરી દે કે તું બજારમાં જઈને શાકભાજી લઈ આવ કે તું ઠાકોરજીના વસ્ત્ર વગેરે અરેન્જ કરી દે કે ઠાકોરજીનો સાજ બનાવી દે સાજ બદલી દે આ રીતે ઠાકોરજીની સેવામાં પાંચ સાત જણા હોય તો બધાને પોતપોતાની સેવાને ડિવાઈડ કરી દેવામાં આવે બધા સેવાને ચેન્જ પણ તો કરી શકે આજે તારા પપ્પા શિંગાર કરે કાલે તારી મમ્મી કરી લે આજે તારી મમ્મી રસોઈમાં હોય કાલે દાદી રસોઈ કરી લે મમ્મી કોઈ બીજી સેવા કરી લે તો એ રીતે ફેમિલીની અંદર બધું ડિવાઈડ થયેલું હોય હવે બીજી વાત એ કે ભાઈ નાની સેવા છે કે મોટી સેવા છે તો એ તારી વાત સાચી છે કોઈ સેવા નાની નથી કોઈ સેવા મોટી નથી ઠાકોરજી સંબંધી જે પણ થાય છે બધાની સેવા ઇક્વલ છે પણ એવું તો છે ને કે ભાઈ તું શૃંગાર કરે છે તો તારું કોન્ટેક્ટ સીધું ઠાકોરજીના સ્વરૂપ સાથે છે અને તું બજારમાં શાકભાજી લેવા ગયો છે તો તારું ડાયરેક્ટ કોન્ટેક્ટ ઠાકોરજીના સ્વરૂપ સાથે નથી આવું થાય કે ના થાય થાય તો એ રીતે આને ડિવાઈડ કર્યું છે કે એક એવો કે જે ડાયરેક્ટલી ઠાકોરજીના સ્વરૂપ સંબંધી સેવા કરે છે અને એક એવો કે જે સેવા તો કરે છે ઇક્વલ જ છે એમાં કોઈ ફરક નથી પણ ઠાકોરજીના સ્વરૂપ સાથેનું ડાયરેક્ટ રિલેશન નથી પણ ઇનડાયરેક્ટ રિલેશન છે એના હિસાબે આપણે ડિવિઝન કરવામાં આવ્યા છે આ ડિવિઝન ડિવિઝનનો મતલબ એવું નથી કે જે બહારની સેવા કરે છે નાની સેવા છે અને અંદરની સેવા કરે છે મોટી છે સમજાયું ઇલક તને અચ્છા સારું હા રાજા હા હા હંસા બોલો જી હા હંસાબેન બોલો એવી રીતે બી કહી શકાય કે ઘરના એક સદસ્ય બ્રહ્મ સંબંધ લીધો છે અને બીજા એ શરણ દીક્ષા લીધી છે તો બ્રહ્મ સંબંધ કરે છે એ અત્યંત સેવા કરી શકે એટલે કે જે સન્મુખ સેવા કરી શકે છે એ પછી બીજી પણ સેવા કરી જ શકે છે પણ જે શરણ માર્ગમાં જે આવ્યો છે શરણ દીક્ષા લીધી છે એ અંતરંગ સેવા નથી કરી શકતો તો એને આ બાહ્ય સેવા બધી ઠાકોરજીની મળે એટલા માટે પણ આવું હોય શકે એવું સમજી શકાય છે હા સમજી શકાય કેમકે જે વ્યક્તિને બ્રહ્મ દીક્ષા નથી એ શીખે છે ઠાકોરજીની સેવાને તો આ આસપાસની જે સેવા છે એને આપવામાં આવે તો એનો સંતોષ થાય કે ચલો બીજું નથી થતું પણ આટલું તો થાય છે કે નહીં મારાથી બરોબર છે આ વાત છે આમાં બીજો કોઈને કંઈ ડાઉટ આવે? નહી જ. ચલો હા કોણ? એ બોલવાનું છે. કોઈ ડાઉટ નહી, ક્લિયર છે. আচ্ছা હા. ચલો તો સારુ ડિસ્કસ કરીએ બધાય સારુ પાર્ટિસિપેટ પણ કરતો રહેજો. આવું ક્લાસ હોય તો મજા આવે. પૂછો, જવાબ આપો બધાય. બધું એકદમ સિરિયસ સાંભળ્યા સાંભળ્યા નહીં કરવાનું રાજા હા હા રાજા મને એક પ્રશ્ન છે હા રૂહી બોલ રાજા અત્યારના મતલબ અત્યારના આપણે એને જોવા જઈએ તો જનરલી જે મેલ પર્સન હોય એ અર્નિંગ માટે જ જતો હોય છે તો એ પણ આપણે સેવા તો છે જ પણ છતાં પણ જો એને મનમાં એવો પશ્ચાતાપ થતો હોય કે મારાથી ઠાકોરજીની રૂપ ભક્તિ સેવા નથી થઈ શકતી તો એનું સોલ્યુશન કેવી રીતે આવી શકે એ પરવાનું હોય પણ સમય સંજોગ અનુસાર ન થઈ શકતું હોય તો તો એ સાચી વાત છે કે એમ થાય કે ચલો direct સેવા મારાથી કઈ બનતી નથી પણ આમાં બે possibility છે એક તો એ કે તમે એમાં સંતોષ માનો કે ચલો તમે પૈસા કમાવીને લાવો છો એનો વિનિયોગ એ પૈસાનો વિનિયોગ ઠાકોરજીની સેવાની અંદર મેક્સિમમ થઈ જ રહ્યો છે તો એ તમારી સેવા છે એવી એક સંતોષ રાખી શકાય અને બીજી વાત એ કે તમારે જેવી રીતે નોકરી માટે જતા હોય પણ સન્ડે તમને ઓફ છે એના સિવાય જે પબ્લિક હોલિડેઝ છે ત્યારે તમને રજા છે એવા દિવસોની અંદર કમસે કમ લોકો ચરણ સ્પર્શ કરી શકતા હોય છે કે એ પણ પોસિબલ ન હોય તો સન્ડે ના કે રજા હોય ત્યારે ઠાકોરજીની સેવામાં મેક્સિમમ રહીને એ સંતોષ મેળવે કે ચલો રોજ નથી થતું પણ આજે તો રજા છે ને તો આજે તો હું ઠાકોરજીની સેવા કરું મેક્સિમમ એ જ સેવામાં રહે તો જ્યાદાતર ફેમિલીમાં એવું જ થતું હોય છે કે રજાના દિવસોમાં એ લોકો સેવામાં રહી જતા હોય ને રોજ સેવામાં હોય એ લોકો સાઈડની સેવામાં લાગી જતા હોય છે તો આમાં બંને વાત છે કે એક તો એ જાતનું પશ્ચાતાપ નહીં કરવું સંતોષ રાખવું કે ચલો આપણે કમાવી રહ્યા છીએ તો આપણી પૈસાનો વિનિયોગ ઠાકોરજીની સેવામાં થાય છે આપણા પૈસાનો ઉપયોગ પ્રભુની સેવાની અંદર થઈ રહ્યો છે આપણી સેવા જ છે એવી ભાવના રાખવી અને જ્યારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે બનતી સેવા ઠાકોરજીની કરવી આ બંને વાત થઈ શકે આમાં જી રાજા બાકી એમાં દુઃખી થવાની જરૂર નથી સમય કાઢવો જોઈએ કોઈક જાતનું અરેન્જમેન્ટ કરવી જોઈએ આગળ પાછળ કરવું જોઈએ નોકરીમાં પોસિબલ ન હોય તો ઠાકોરજીનું ક્રમ જલ્દી કરી શકાય કે સાંજે નોકરીમાંથી પાછા આવતા હો એના પછી ઠાકોરજીનું શયનનો ક્રમ પહોંચી શકાય કે ચલો આસપાસની ઠાકોરજીની ફૂલ માલા બનાવી છે ઠાકોરજીના વસ્ત્ર વગેરે સિદ્ધ કરવા કે એવી જાતની બહિરંગ સેવા આસપાસની સેવા છે એ બધાથી સંતોષ માની લેવો ને જ્યારે પણ તમને અનુકૂળતા હોય તો ઠાકોરજીની અંતરંગ સેવાની અંદર રવિવારે કે જ્યારે હોલિડે હોય ત્યારે રહેવું એવી રીતે પોતાનો સંતોષ માનવો કે ચલો આપણે બનતી સેવા કરી રહ્યા છીએ જી રાજા છે આમાં બીજા કોઈને કઈ ડાઉટ ચલો સરસ પાર્ટિસિપેટ કર્યું બધાએ આજે તો આજનો આટલું આજે રાખીએ અને હવે જે સામાન્ય આગળ જે ટોપિક છે હવે નેક્સ્ટ લાંચમાં આપણે નેક્સ્ટ સેટરડે લઈશું ઠીક છે તો કાલે તો રજા છે પરમ દિવસે સાડા દસ થી અગિયાર જે ભગવદ વાર્તાનો નિત્યક્રમ છે એ परम દિવસે રહેશે सोमवार राजा अब ये अ, प्रवेशिका का वो न्यू वाली बुक में से होगा कि नहीं वो पिंक वाली बुक में से ही होगा कुछ टॉपिक मतलब प्रवेशिका का तो ये है वो पिंक वाली बुक पुराना एडिशन है जी और ये नया एडिशन है वो तो ठीक है टेक्स्ट में कोई डिफरेंस नहीं है ये वो मतलब न्यू वाली बुक में से और इसमें टॉपिक सेम ही होगा ना तो फिर हो जाएगा टॉपिक्स भी सेम है टेक्स्ट भी एक ही है ज्यादा फर्क नहीं थोड़ा बहुत अंतर है एक दो लाइन का बाकी कोई ज्यादा अंतर नहीं है और सोमवार को प्रवेशिका नहीं है ये लिख लेना ये सोमवार बुधवार और शुक्रवार वार्ता जी है और मंगलवार और गुरुवार को प्रवेशिका चलेगी जी राजा ठीक है तो प्रवेश साधन प्रकरण नहीं होगा अब साधन प्रकरण है अब लास्ट तो दो श्लोक बाकी है ना अब गुरु शुक्र हो जाएगा ठीक है जी हम्म। तो प्रवेशिका तो पहले से शुरू करेंगे धर्म के मंगलाचरण से ही मंगलाचरण का टॉपिक तो जो नए जोड़ने वाले लोग हैं जिनका नहीं हुआ ये विषय तो पढ़ के रखना थोड़ा जी राजा जी राजा ठीक है तो सोमवार को रात को साढ़े दस से ग्यारह वार्ता जी ही लेंगे मंगलवार और गुरुवार प्रवेशिका चलेगी सोमवार बुधवार और शुक्रवार को ये चौरस वैष्णव की वार्ता चलेगी ठीक है तो आज का क्रम यहाँ रखते हैं खुद खुद की अपनी अपनी सामारी भेज देना सब बाकी तो अब सोमवार को मिलते हैं और जो प्रवेशिका में बैठते हैं वो अगले शनिवार को मिलते हैं हाँ ठीक है हाँ, हाँ प्रणाम राजा प्रणाम हाँ प्रणाम हाँ।